ज्ञाने आत्मसंस्कृति શુદ્ધ વિજ્ઞાને સતસ્મૃતિ શુદ્ધ વિજ્ઞાને સતસ્મૃતિ રાગયા દે સ્વાધીન સ્મૃતિ રાગયા દે સ્વાધીન સ્મૃતિ તેથી જવું બી પ્રકૃતિ તેથી જઓ બી પ્રકૃતિ ચેતન મિશ્રિત રાગે દ્વેષે चेतनमीश्रितरागे द्वेषे જ્યાં ચોટો ત્યાં ગુમાવવું પડશે જ્યાં ચોટો ત્યાં ગુમાવવું પડશે શ્રી વાસના વિષય સંગતે રી પુરુષોના વિષય સંગતે કરાર મુજબ દેહ ભટકશે કરાર મુજબ દેહ ભટકશે માટે ચેતો મન બુદ્ધિ માટે ચેતો મન બુદ્ધિ નિરમળ રહેજો ચિત સુદે નિરમળ રહેજો સીત सुदी रागया द्वेषादीन स्मृति रागय द्वेषादीन स्मृति तेति जौवी प्रकृति तेति जौवी प्रकृति જય સચ્ચિદાનંદ પાન નંબર ત્યાસી પદ નંબર ત્યાસી ઉપજાવે સંયમ પરિણામ ઓ ઉપજાવે સંયમ પરિણામ ઉપજાવે संयम्परिरा हर्षने शोकनि विभावावसे हर्षने शोकनि विभावावस्ते हाजथयो ते જજ્ઞાન હાજર થયું તે જજ્ઞાન ઉપજાવે સંયમ પરિણામ ઉપજા se સદબુદ્ધિ હોજો સત્તા વ્યવસ્થિત જાણ સત્તા વ્યવસ્થિત જાણ ઉપજાવે સંયમ પરિણામ ઉપજાવે સંયમ પરિણામ ગમે તે પ્રસંગ ફાવ તો લાગે ગમે તે પ્રસંગ ફાવ તો લાગે દૂધમાં આશા કર ખુદ પોતે જે નાખે દૂધમાં આશા કર ખુદ પોતે નાખે સમ્યક બુદ્ધિ પ્રજ્ઞાની પાંખે સમ્યક બુદ્ધિ પ્રજ્ઞાની પાકે વાતાવરણને હળવું જરા કે વાતાવરણને હળવું જ રાખે આપણું સ્પંદન કોઈને ના વાગે આપણું સ્પંદન કોઈને ના વાગે સુદની સ્કંપન સ્વસંગે જાગે સુદની સ્કંપન સત્સંગે જાગે અસંગ સ્વરૂપ જ્ઞાન સંગ સ્વરૂપ જ્ઞાન ઉપજાવે સંયમ પરિણામ ઉપજાવે સંયમ પરિણામ ઓ ઉપજાવે સંયમ પરિણામ ઉપજાવે સંયમ પરિણામ હસને શોકાની વિભાવાવસ્થે હર્ષને શોકની વિભાવાવસ્થે દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના असीम जय जयकार हो दादा भगवान ना असीम जय जयकार हो दादा भगवान ना असीम जय जयकार हो दादा भगवान ना અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના असीम जय जयकार हो दादा भगवान ना असीम जय जयकार हो दादा भगवान ना असीम जय जयकार हो दादा भगवान ना અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો राधा भगवान् दा सिंह जयकारो राधा भगवान् दा सिंह जय जयकारो राधा भगवान् सिंह जयकारो दादा भगवान्नासिं जय जय करो दादा ना અસીમ જય જયકારો હા એ તો એટલા માટે એ તો હોય ને વ્યવહાર એટલે વ્યવહાર શું પણ આપણને શું કહ્યું કે વૈજ્ઞાનિક સંયોગિક પુરાવા મન વાણીને કાયા જ આપણું પોતે સંયોગિક પુરાવા સ્વરૂપે મોટું છે અને વિશ્વને વર્લ્ડ આખું પણ સંયોગિક પુરાવા સ્વરૂપે જ છે પણ કેવી રીતે તો કે ગપગોળાથી નહીં ફેક્ટરી ફેક્ટ શું છે કે સાયન્ટિફિકલી એ સર્કમસ્ટન્શિયલ એવિડેન્શિયલ એક્ઝિસ્ટન્સ છે શું કહો છો મહેતા સાહેબ બરોબર કે નહીં તો દિલીપ ના પાડે જો આજે આવી ગયા સાહેબ આવ્યા છે હવે તો ધીમે ધીમે એમને ફ્રી થતા જાય છે ને નહીં હા વિશુ કેમ છે આજે છે આપણે અહીંયા છે વાપી ને બહુ મજાની છે એમને લગ્ન થયું ને મોટા આપણે વતલાનું વિશુબેન બહુ સારી છે એટલે આવો વ્યવહાર એને કહેવાય છે આટલા માટે આ વ્યવસ્થિત શક્તિ કરતા છે એ દાદાની આજ્ઞા એ એમના અનુભવ પ્રમાણથી જે છે આજ્ઞા અને આપણને જે જે અંશે જે આપણને અનુભવ થાય છે તે બધો છે એ પ્રમાણે આપણો આખો વ્યવહાર માત્ર એ વ્યવહાર દ્રષ્ટિથી છે આજ્ઞાધર્મના કારણ કે આપણે છીએ ને આપણે છીએ તો એ હોય ને આપણે હઈએ જ નહીં તો કંઈથી હોય એટલે આપણી હાજરી છે તો એની હાજરી શું કહો છો સાહેબ સાચું કહો છો બિહારી નાનંદજી શું કહો છો હે હાજરી હા હાજરી આપણી એનો સ્વભાવ જ નથી ગેરહાજર રહેવાનો પરીક્ષા છે કાયમ ના તો કૃષ્ણ ભગવાન એવા હતા અને એવું બધાને શીખવાડતા હતા એટલે ગેરહાજર શું કામ છો તમે જીવો છો તો જીવો છો તો સમજો જરા ગમે તો સંજોગો તયા આયા કરે બધા શું કે છે હા એટલે જીવવું કેવી રીતે એ એમનાથી શીખવાતું શીખવાતું હતું બધાને બધાને ખ્યાલ આવતો હતો કેમનું જીવન જીવાય કારણ કે એમનો દાખલો જીવતો હતો એટલે કશું વાંધો નહીં કંઈ વાંધો કશું ના થાય એ તો ફર્યા કરે એને એને બધું બધી જગ્યાઓ હોય છે તો અમે બોતેરમાં માંડવાનું કામ ચાલે અમારી જેટીનું બોતેર તોતેરમાં હતું કંઈક માંડવાનું જગદીશભાઈ લઈ ગયા તે વખત હવે તે વખતે એ લગભગ બોતેર તોતેર સુધી ચાલ્યું પછી મારે જવું પડે ત્યારે બિલ માટે તો મારે હું હોઉં એકલું બીજું કોઈ જરૂર ના હોય પણ આજુ સાથે જઈએ દાદા આવે બધું બધા વ્યવસ્થા હતી માડવા માડવા કરીને ગામ છે અલીબાગ કહેવાય છે મહારાષ્ટ્રમાં તે વડોદરાથી હાઈવે ગોવાના હાઈવે પર અલીબાગના રસ્તે વધતા પૂના નહીં જતા એ બાજુ ગોવા તરફ ભરતા અલીબાગ આવે અને અલીબાગથી દરિયા તરફ જઈએ એટલે માળવા અંદર જાય માળવા જાય અલીબાગ સાઈડ મળી જાય અને પેલો રસ્તો મેઇન એક્સપ્રેસ બી જુદો જાય આખો આવો એમાં અલીબાગમાં દરિયા કિનારે ગેસ્ટ હાઉસ ને માળવા તો બીજું ત્રીસ પાંત્રીસ કિલોમીટર અંદર અને માંડવા એટલે એને ધરમ તો ક્રિક કહેવાય સામે પેલું ગેટ ઓફ ઇન્ડિયા દેખાય ત્યાં આગળ આ કામ હતું ખુલ્લું હતું બધું એથી આ બિલ કરવાનું થાય તો બધા માપ બાપ લઈને આવીએ તો ડેપ્યુટી મારી જોડે આવે અમે રહીએ પછી જે ચાલો હવે આપણે અલીગઢ જઈને શાંતિથી વર્કઆઉટ કરીને પછી તમે જઈ શકો છો સારું એટલે અમે ત્યાં રહીએ અલીબાગ સાથે એ હોય એટલે આપણને ફાયદો મળે જ ને ગેસ્ટ હાઉસનો તો શું એટલે વ્યવહારને આવી રીતે કરવો છે વ્યવહાર જો આપણે હાજર રહીએ ને તો વ્યવહારને બધું જ સાધન સામગ્રી અપ ટુ ડેટ હોય કેમ આમ આપણા સંજોગો કે કયા પ્રકારના આપણને ભેગા થાય છે એના પરથી આપણે કેવા ફેસ કરીએ છીએ સંજોગો એનું એ પ્રમાણ આપણે બધી વિચાર આવતો હોય ઈચ્છા હતા સંજોગ હમે હોય આવતો હોય આદુરા લઈને એનું પ્રમાણ આપને શું લાગે છે હા તો તમને શું અનુભવ નથી થતો હા થતો જાય છે બધા જ ન થાય ખરું કે નહીં આ વિષ્ણુ ખોરવા ગયા હતા તમે કઈ <laughs> એટલે અમે ઉતર્યા ત્યાર બાદ પછી સવારે રાત્રે સુઈને પછી સવારે ઉતરું હું બીજા વહેલો ઉઠી ગયો તો ફડણવીસ કરીને અમારા ડેપ્યુટી એન્જિનિયર એ બ્રાહ્મણ હતા પણ બહુ ચુસ્ત હતા ધર્મમાં વેદાંતિ ખરા ને તો એને મારી જોડે બહુ ગમે કે ગમે તેમ કહો પણ અમનું લિવિંગ બહુ મજાનું જ કે છે અને થોડી વાતે કરું દાદાની થોડી થોડી કરું એમાં સવારે વહેલો ઉઠ્યો હું પછી મેં જોયું ત્યારે ત્યાં તો બીજા આગળ ઉતર્યા હોય તે હોય ત્યાં જ કંઈક દરવાજો બહાર નીકળ્યો તો દરવાજેથી બહાર નીકળતા કંઈક બધી કીડીઓ જરાક સારી એવી જોઈ મેં એટલે થોડું પેલું કપડું લઈ અને આમ કંઈક કીડીઓ લઈને આમ કરીને પછી સાઈડમાં ઉકાળી નાખતો હતો એટલે કોઈના એ ના હવે પેલો બાજુ હતો પછી એ અત્યારે જોયા કરે કે શું કરે છે આમ આમ કરે છે પછી એમ જોયું આ તો કીડીઓ ને આ બધું એને ઓબ્ઝર્વ કર્યું ઓબ્ઝર્વ કર્યું see you take care of ants also like this okay after all ants are we only we are also live it to leg એટલે એને આમ તો બહુ સારો સદભાવ હતો મારા માટે એને બહુ ભાવ થયો ફડનવીસ કરીને હતા અને ફડની સાહેબ હાર્બર એન્જિનિયર એટલે એક્ઝિક્યુટિવ એન્જિનિયર જગ્યાએ એટલે બંનેને એવું જાણે એ બધા એટલે દાદા ત્યાં આવે ને બધે સાઈડ ઉપર તો દાદા માટે બધું બહુ માન મરીન ડિપાર્ટમેન્ટના કેપ્ટન ગોલે હતો એ રત્નાગીરી આખા રિજિયનમાં એને તો બધાને કે તમે આ કાકાને બોલો આ કાકા અંકલ અંકલ એમ કે પટેલ એન્ડ કંપની નંબર મળ્યા બહુ કામ કરે અને પનવેલનું કામ એવી રીતે મળેલું કેપ્ટન ગોલે આપણી આગળ મોકલ્યા બધા એને ત્યારે તેનો એન્જિનિયર આવીને ગયો એકદમ જ આ થઈ ગયું હતું આવું છે દાદાની હાજરી હું દાદાની હાજરીની વાત કરું છું સમજાયું એ હાજરીમાં અમે બધા છત્રછાયાની જે મજા કરતા હતા બીજું શું પૂછો રસિકભાઈ છત્રછાયા નીચે નહીં એટલે હાજરી કહેવાની એવી રીતે એ કેપ્ટન ક્વોલિટી પાછા મોકલાયેલા બીજા સિગ્નાચાર કરીને અમારા એન્જિનિયર હતા આર્ટ ડિપાર્ટમેન્ટમાં એ રિટાયર થઈને એક ચાવલા કરીને કંપની છે એલા ચાવલા મોટી કંપની ત્યાં તે એનામાં જોઈન થયેલા પ્રાઇવેટમાં હવે એ તો જાણે કે આ એમ કે પટેલ કંપનીને એનું જ ફાવશે આપણને તે રિઝર્વ બેંકનું સામે બેંકની સામે પેલું મોટું બિલ્ડિંગ છે એક ડોકયાર્ડ એ બાજુ ત્યાં મિન્ટ છે આખી સિક્કા બધા ત્યાં પડે ને આ બધું છે એનું ફાઉન્ડેશન પ્રોબ્લેમ આવ્યો હતો ત્યારે હરવારના પોળમાં આવ્યા અને મળ્યા અમે સાત વાગે તો આપણે નાસ્તો ચાલતો હતો અને એકદમ એ તો આવી પડ્યા ખા કહેવામાં જ રહેતા હતા કે તે એકદમ લખું પછી આ સિંગાચાર આપ આપ કહીશું મિલ્લે વાત બધી કરી અમને પછી દાદા કહો થાય તો હા હા બસ એટલે કહે છે કે હું ખાસ કામે આવ્યો છું અમને આ કોન્ટ્રાક્ટ અમારા સાહેબને અમારા શેઠને મળ્યો છે ચાવલા શેઠને ત્યાં રિઝર્વ બેંકનું બિલ્ડિંગ ઊભું કરવાનું છે ત્રેવીસ માળનું કેવું જે પચીસ માળનું એના ફાઉન્ડેશન માટે આ ફાઉન્ડેશન સફિશિયન્ટ એટલે નીચે જવા જ જોઈએ શું એટલે ઉપર તો થોડું સોફ્ટ હતું બધું પણ ગયા પછી અંદર એમને પ્રોબ્લેમ બધા એટલે આપણી ટીમ હતી ને કાદરજીની માગવા આવ્યા હતા એમને પહેલો ડિરેક્ટ એપ્રોચ કર્યો એપ્રોચ કર્યો મેં કિસી કા કામ નહીં લેતા એક્સેપ્ટ એમ કે પટેલ એમ કંપની વાત બહાર નીકળતા ઓરિજિનલ કોન્ટ્રાક્ટર બીજાનો હતો પછી આપણી પાસે આવી ગયેલા તો નહીં થઈ તો એમને ખ્યાલ આવી ગયો કે આ લોકો પાસે મળવું પડશે એટલે આવ્યા કહેવા માટે કે અમે કાદરને અને હેડને મળવા ગયા હતા અંડર કામ કરનારા ફાઉન્ડેશન્સ જેટીના એ કહે છે કે એમ કે પટેલ અમારે એમના શેઠ સિવાય અમે કોઈને અમે માનીએ નહીં એ રાજી કહેશે ને કહેશે કહા જાઓ તમે કરો તો અમે જરૂર યાદ કરી આપીશ તમારું કામ જાઓ એને એક્સપ્લેન કર્યું કે કેટલા ડિફિકલ્ટ ફાઉન્ડેશન છે પછી દાદાએ કહ્યું કંઈ વાંધો નહીં કે પછી કાદરને બોલાવીને કહેલું અને એ આખી ટીમ ગઈ હતી આખો ફાઉન્ડેશન એ લોકોએ બિલ્ડિંગનો કરી આપ્યો લગભગ એ લોકોને સાઈઠ સિત્તેર ફૂટ તો જવું પડ્યું સિત્તેર એંસી ફૂટ જેટલું અને પછીનો રોક તો બહુ હતો રોક એટલે રોકમાં ન્યુમેટિક કેશન એટલે કે અંદર કોમ્પ્રેસ્ડ એર આખું બ્લાસ્ટ કરી અને ધીમે ધીમે આખા કેસન સીલ કરવાનું બિલ્ડિંગના અને કોન્ક્રીટનો આખો બહુ મોટું કોમ્પ્લિકેટેડ હતું પણ કરી આપ્યું એને જોવા ચાલે સામાન્ય માણસ સાદો માણસ <laughs> વિચારો કેરાલાનો એટલે દાદાનું હાજરીનો આ પ્રતાપ છે એટલે આપણે સિદ્ધાર્થમાં છું એ આપણો હાજરીનો પ્રતાપ એટલે આપણો બધો વ્યવહાર આપણે જોઈ લેવાનો કે વ્યવહાર કેટલો આપણે અનુકૂળ અનુકૂળ ના કરવો હોય અને કરવો જ ના પડે અને છતાં અનુકૂળ થતો જતો જાય પ્રતિકૂળતામાં અનુકૂળતા બતાવતો જાય એવો વ્યવહાર સમજવું કે આપણે હાજર છીએ શું લાગે સાહેબ સાચું કે ને દમનિયા હે દમનિયા અમારા ટેનન્ટ હતા સુરત બી છે એવું છે હાજર રહેવું એ અમારા અધિકારમાં જાય હાજર રહેવું એ કોઈ પણ પ્રકારનો અધિકાર પ્રસ્થાપિત કર્યા વગર આપણે સહેજે આપણું આવો પારસભાઈ તમારે આજે જવાનું નથી અચ્છા પેલું કાલ થઈ ગયું સુમિત થઈ ગયું વેરી ગુડ વેરી ગુડ તમને નથી નીચે બેસતા ભાવશે કાલે હરીશભાઈ ઢંગ ગયા પણ તો મોટો છે એટલે નહીં નહીં કઈ વાંધો બસ દેટ ગુડ ના આવશે ને તને એટલે અધિકાર જમાયા વગર અધિકાર પ્રસ્થિપાત કોઈ પણ પ્રકારે ન થાય એવી રીતે આપણે રહેવા સાથે એ હોય તો જ એને આપણો જે અધિકાર જમાયો નથી પ્રસ્થાપિત નથી કરવા ગયા અને છતાં એ આપણો અધિકાર રહે છે એને અધિકાર ના કહેવાય શું કહે એને સત્તા કહેવાય છે એટલે સત્તા વ્યવહારમાં પણ અધિકાર સ્વરૂપે સમજાય છે એને એટલે વિશ્વમાં આપણા દેશમાં બધે તમે ગમે ત્યાં જશો તો જીવનમાં માણસ માત્ર માટે જીવવાનો એક અધિકાર છે શું એટલે કૃષ્ણ ભગવાને કહ્યું ને કર્મનો અધિકાર છે એટલે જ કહ્યું ને અકર્મ ના કહ્યું કર્મ સર માણસ છું તો અકર્મ કઈથી આવ્યું તને તું માણસ એ જ કર્મ છું તું કરો શું કર્મ એટલે કે જીવી જાણ શું કે છે હા કર્મ કરી જાણે એવું નથી કહ્યું એમને શું સુરેશભાઈ કહો છો તમે બિલકુલ કર્મ કરી જાણે એવું કહ્યું કૃષ્ણ ભગવાને તો એમને કદાચ કરીને બતાવ્યું નતું કશું એમને એમને જીવી બતાવ્યું પરીક્ષા શું લાગે સાચું કહી દો હા બચ્ચાપણથી બાળપણથી એમને જીવી બતાવ્યું છેક સુધી હમ સોળ વર્ષની ગયે કેટલું મોટું પરાક્રમ કૌશ મામા કૌશ આગળ અને કેટલા મોટા યુદ્ધો અને મહલ્લો ને ત્યાં આગળ બોલો સોળ સોળ વર્ષની જ ઉંમરે આપણે માની માની શકીએ નહીં આ હા એક વાત સાચી કે એમને સંજોગ જે મળ્યો છે એ આગળની ભાવનાનું પરિણામ એ ભાવના એવી કે આ સંજોગને આ બધું એને કશું પ્રતિકૂળ પ્રમાણે કોઈને થાય એવું કર્યું નથી છતાં સંજોગો કેમ પ્રતિકૂળ આયા કરે છે કે શું કહ્યું એવું બને <laughs> પ્રદીપ આનંદજી હા કે બને બને કે ના બને ના ના કહો છો હે હા એટલે એમને જોયું કે હવે સંજોગો પ્રતિકૂળ અનુકૂળ તો બરોબર છે પરંતુ આપણે જે કંઈ કરીએ ને તો એના પર પૂજ્ય ભાવ આવે કોઈને એટલે કે જે રીતે જીવી છે જીવીએ એમાં પૂજ્ય ભાવ આવે આપણે પૂજાઈએ એવું નહીં પણ પૂજ્ય ભાવ આવે તમને શું લાગે છે કોઈ દિવસ જાતે પૂજાવાનો પ્રયત્ન કરે તો ભગવાન મહેતા સાહેબ જરાય નહીં જરાય નહીં ઉડતા લઘુ જ રહ્યા કર્યા બિલકુલ લઘુ કશું જાણે નહીં એવી રીતે જ એ કશું નથી જેમ બધાને બહુ સમસ્યાઓ આવી જાય એ થાય સારું પણ એ એટલે કૃષ્ણ ભગવાનનું આજે જો કોઈ પણ પ્રકારે એમને પાંચ હજાર વર્ષમાં થઈ ગયેલા એવા એમને આજે આજના કાળના સંદર્ભમાં કોન્ટેક્ટમાં બધા મનુષ્યના જીવન જીવવા માટે સરખી રીતે પોતાની રીતે એટલે પોતે સુખી થાય એ રીતે એના માટે એ કૃષ્ણ ભગવાનને હિસ્ટોરિકલ ફેક્ટ ઐતિહાસિક સત્ય ઘટના તરીકે સત્ય એવું જીવન જીવ્યું તે રીતે એ જમાનામાં અને એ જમાનામાં સંજોગો શું હતા જ્યોગ્રાફિકલ કહો કે બધા જ પ્રકારના કહો તમે સમજ્યું બહુ જ વેર ઝેર તો જીવા તેવા નહીં એ તો કૃષ્ણ ભગવાન પહોંચી વળે બિચારું કામ નહીં થયા એવા જ હતા અને આજે તો મોરા વેરઝેર વાળા એમાં આટલું સરસ જ્ઞાન મળ્યું તો મજા ના આવે શું વાત શું નિમેદન કહો હે આજે વેરઝેર બહુ મોરા થઈ ગયા છે કેમ હસું છું તને એવું નથી લાગતું જીવાનું સારું લાગે છે કે નહીં કે ને હે હે મચમાં આખરું લાગતું હતું ને અને હવે સારું થઈ ગયું ને ફૂટ્યા પણ એની સાથે એવા થઈ ગયા ને બધાના થાય છે દાદાએ આટલું બધી કમાલ થઈ દાદાની એમને મોટું કામ બહુ મોટું અદભુત કામ થયું છે પરીક્ષા કેટલા આનંદમાં રહેશે ત્યારે એમને બહુ ભાવ થાય છે આ કે આ આખું આ કૃષ્ણ ભગવાન અને ત્યાર પછીના દર્શનો છે આપણા બધા એ દર્શનો સારી રીતે પ્રકાશવાનું તે પ્રકાશ છે પછી મને કે છે કે અમીન સાહેબને કહો કે એમનું જેટલું આ તબિયત છે ખરી પણ આ તબિયતથી જેટલું હોય એમના ભાગનું દર્શન એ પ્રકાશે આ બીજા આપણે ભારતમાં પ્રવર્તતા અને અમારા ભાગનું અમે પ્રકાશીશું વેચી લીધું છે વસંતભાઈ શું કરશો <laughs> અરે મહાત્માઓને આપતો પુત્ર છે દાદાનું નહીં કરે દાદાનું દર્શન ખુલ્લું કરશે બધું વિજ્ઞાન વિજ્ઞાન દેખાયા વગર કંઈથી હોય વિજ્ઞાન હે દેખાવું તો જોઈએ ને પેલું શું કે છે હે કે ભેજું ચાલે તો જ વિજ્ઞાન કહેવાય રસિકભાઈ હું કહો છું ભેજું ચાલે વિજ્ઞાન ના કહેવાય દેખાય એટલે આ વિજ્ઞાનીઓ જે સારા ઉત્કૃષ્ટ પ્રકારના હતા ને એમને દેખાયા ઉપરથી એમનું વિજ્ઞાન થયું આઇન્સ્ટાઇન શું ભણવામાં બહુ કાચો હતો તારસભાઈ રાઇટ ફ્રોમ બિગિનિંગ અને સાધન નહીં બહુ સાધન બહુ કાચા હતા ઘરમાં એટલે કે મનીવાઈસ ત્યાં આગળ પહેલું જરૂર પડે એટલે સ્કૂલ સારી સ્કૂલમાં ના માટે એડમિશન કશું જ નહીં એવું બધું હતું એમ કરતાં કરતાં ઓળખાણ નથી થઈ ગયું આ તો અને અમને એમાં આવી રીતે આગળ આવી ગયા પણ અંદર ચાલતું હતું એને અંદર એ અંદર એનું કુદરતીપણે લઈને આવેલા એ કામ કર્યું એમને અંદર જે દેખાતું હતું એ કુદરત અને કુદરતને વસ્તુ અને જગત અને જગતમાં શું છે નાનપણથી પ્રયોગ કર્યા કરે નાના આપણે સમજાયું ને જેમ બાળકોને બચ્ચાઓ પ્રયોગ કરીને એમાંથી કઈ સિદ્ધાંત ખોરી કાઢે એના જેવી વાત આપો આવું છે સાહેબ આજે આ દાદા ભગવાનના અક્રમ વિજ્ઞાનમાં એ અક્રમ વિજ્ઞાન આજે માણસને અંદરથી પોતાના સુખ માટે ને પોતે હેપી થાય એવી રીતે જીવી જાય કે પોતે અશાંત સંજોગોમાં પણ અંતરમાંથી શાંત રહી શકે અને બહારના અશાંત સંજોગોમાં જીવો વ્યવહાર તેવા વ્યવહારના સ્વરૂપે એ રહી શકે દેવ અંદર બહારથી રહી શકે બુદ્ધિથી પણ રહી શકાય છે શું કહો છો સાહેબ આપણું સેન્ટર એના માટે છે આ સેન્ટર એના માટે છે કારણ કે આજે જગત બુદ્ધિજીવીઓનું છે જગત બુદ્ધિજીવીઓનું છે આપણે મહાત્માઓને પણ આવું સુંદર જ્ઞાન મળ્યું અને બુદ્ધિબેનને વરાઈ દીધા છે તો પણ વાલ કરી કરીને પાછા બોલાવીએ પાછા પાછા બોલાવીએ છીએ ત્યાં બહુ હતું તો ઘણા વખત વરાઈ ગઈ એટલે પછી આપણે આવતા રહેવાનું આપણે ઘેર પાછું એકદમ સાસરે ચાલીએ ચાલે થોડે થોડે દુઃખ લઈએ દાદાજી એ તો જવું તો પડે જ નહીં આમાં આજ્ઞાનો નિશ્ચય કાચો પડે એટલે બુદ્ધિનું સંભળાય એ તો બરોબર છે એ તો દરેકને સમજાય જ આપણને આજ્ઞા ધર્મ આજે જ્ઞાન એ આપવા લેવાની ચીજ જ નથી જ્ઞાન આપવા લેવાની ચીજ નથી એટલે અનુભવ પ્રમાણની અનુભવ પ્રમાણથી એકબીજાને નિમિત્ત નૈમિત્તિક ભાવે બહુ ઉત્તમ પ્રકારે બને છે પણ નિમિત્તોમાં નિમિત્તનો પ્રકાર હોવો ઘટે કે જેનું જે નિમિત્ત પડે કરી દેવું બધાને થાય એટલે આપણા મહાત્માઓ પણ અરસપરસમાં આમ થઈ શકે છે જ્ઞાન વસ્તુ જુદી નહીં તે જ્ઞાનનું જ પ્રદાન થાય ને બધું પણ વિજ્ઞાન એ જ્ઞાનીથી થઈ શકે વિજ્ઞાન વિજ્ઞાન એટલે શું કે અનાત્મ ભાગમાં આત્મારૂપી સમજણો અને એના કારણે ડિસ્ચાર્જ ભાગે રહેલા વર્તનો જીવનમાં જીવનના વર્તનોમાં વર્તાતાય જાય અને જીવાતાય જાય એ બધામાંથી નીકળવા માટે વિજ્ઞાન છે એ વિજ્ઞાન આખું તમને ખુલ્લું કરી આપે જ્ઞાની એટલે જેમ જેમ આપણે સત્સંગમાં આવતા જઈએ સંજોગો બધા જાત જાતના હોય એવી રીતે બન્યા જ કરે એ તો સમજાયું પણ એમાં પ્રશ્ન થાય કોઈને જરૂર લાગે તેવા પ્રશ્ન કોને કહેવાય કે ખરેખર મને જેન્યુઇનલી પ્રામાણિકપણે મારે અમુક ક્યાંક સમજવું છે આ વિજ્ઞાનની બાબતે કરીને આમ અગર તો જીવનમાં જીવવાની બાબતે તો એ પૂછે ત્યારે એમાં નીકળે એ બધા એ બહુ સુંદર નીકળે એટલા માટે દાદા ભગવાને કહ્યું ને હંમેશા ચાલુ જ આવ્યું છે અને બધે જ આખા વિશ્વમાં પણ આ જ્ઞાન અને જ્ઞાનનું પ્રદાન એ પ્રશ્ન ઉત્તરના સંદર્ભમાં જ હોય છે પ્રશ્નોત્તરી કહેવાય છે એને ઓલવેઝ હંમેશા પ્રશ્ન થાય અને એના ઉત્તરો નીકળ્યા કરે એટલે એમાં પ્રશ્ન કરે પ્રશ્ન પોતે પ્રશ્ન કરનાર સ્વરૂપે ના હોય પણ જેન્યુનલી પ્રશ્ન એને થાય અને ઉત્તર આપનાર ઉત્તર આપતા નથી પણ એમનાથી અંતરથી અનુભવ પ્રમાણથી જે જે જે દશાનો અનુભવ છે એમનો બુદ્ધિથી એ હોય જ્ઞાનથી હોય એ અનુભવ પ્રમાણ અનુભવ પ્રમાણ એટલે સ્ટેબિલિટી સ્થિરતા શું કહ્યું આપણે વ્યવહારમાં પણ ઘણા માણસોને જોઈએ છીએ ને પણ એ આખી જે વ્યવહારમાં જે જોઈએ છીએ એ આખી પ્રાકૃતિને પ્રકૃતિ ગુણોને આધીન છે બધી શું કહ્યું પ્રકૃતિ ગુણોને આધીન છે આખી નાખી ના આવે મહાત્મા નાખી ના કહી શકીએ પણ પાર્શિયલી બધું આવું જ રહ્યા કરવાનો દરેકને એટલે પ્રાકૃત જાગૃતિ પણ હોઈ શકે છે ખ્યાલ આવે ને અને પુરુષ જાગૃતિ પણ હોઈ શકે છે પણ પુરુષ જાગૃત થયો પછી પુરુષ જાગૃતિ હોય નહીં તો ના હોય શું હવે પ્રકૃતિ અને પ્રકૃતિના ગુણોથી ભિન્ન થઈને ભિન્નતાને પામીને એ પોતે પોતાના ગુણોએ કરીને પોતે ગુણોમાં એ લક્ષિત લક્ષ્ય કરીને અને સ્વાદ ટેસ્ટ એનો પોતાનો સુખનો એ રીતે એને એસ્ટાબ્લિશ ના થયો હોય ત્યાં સુધી એ ના હોય સમજ્યું એને એટલા માટે પ્રાપ્તિ શબ્દ વાપરે છે શું કહે છે પ્રાપ્તિ પ્રાપ્તિ એટલે જે જેમને પ્રાપ્ત છે અનુભવ પ્રમાણથી એવા નિમિત્તે કરીને એમના નૈમિત્તિક પ્રયોગથી કૃપાએ કરીને એમના અંતરની પરમાત્માની કૃપાએ કરીને એ આપણને પ્રાપ્ત થાય છે સમજો ત્યાં સિવાય નહીં બની શકે એટલા જ માટે આજે એ કૃપા પ્રાપ્ત કર્યું આજે છું આજે કેવળ કૃપા પ્રાપ્ત કરી દઉં નહીં તો ચોથા આરામાં એ ક્રિયા પ્રાપ્ત કરીને છેવટે કૃપા પ્રાપ્ત માટે આપણે તૈયાર થઈ જઈએ અને તે વખત કૃપાના સંજોગ આપણને ભેગા થઈ જ જાય ક્રિયા પ્રાપ્ત સાધન સાધન ક્રિયા એ ચોથા આરાનો વખત હતો આજે સાધન ક્રિયામાં આજે કાચું પડી ગયું છે એટલે કૃપાપાત્ર રહી ગયું કૃપાપાત્ર એક પદ બોલો સારું લઈ કોણ બોલશે બોલાવો એકાદું નાનું પદ બોલાવો ત્યાં સુધી પછી આપણે સત્સંગ લઈએ આટલો હા બાકીનો લઈ લઉં સુરેશભાઈ છે જય સચ્ચિદાનંદ પદ નંબર ચોવીસ March ninety nine very good આપણે પછી લઈએ નાનું ન નિયમન ચક્રનો ધ્રુવ કાટો નિયમન ચક્રનો ધ્રુવ કાટો ભગવાન અમા જાતો છે ભગવાન અમારો દાદો છે આ છે તવનારો ચલાવનારો આ છે તવનારો ચલાવ એક સૌનો વાલો છે ચાલક સૌનો નિયમન ચક્રનો ધ્રુવ કાટો આ નિયમન ચક્રનો ધ્રુવ કાટો ભગવાન અમારો દાદો છે ભગવાન અમારો દાદો છે વ્યવહારી સાને કહસાને વ્યવહારી રૂપ કહંસાને નિશ્ચય ઉડવા પાખો છે નિશ્ચય ઉડવા પાખો છે जरपूरा आत्महंसने जरपूर्या आत्महंसने मुक्त गगन बे पाखो जे मुक्त અનંત ગગન બે પાકો છે આ ચેતવનારો ચલાવનારો આ ચેતવનારો ચલાવનારો ચાલક સહુનો વાલો છે ચાલક સૌનો વાલો છે રુદિયે સ્પર્શી સરસ્વતીયા રુદિયે સ્પર્શી સરસ્વતીયા વાણી લાવો અનોખો છે વણી લાવવાનો ખોચે એના એક જ વાળની ટોચે બિરાજા જેના એક જ વાળની તો છે ધીરાજા દુનિયા પરના શાસ્ત્રો છે દુનિયા પરના શાસ્ત્રો છે આ નિયમન ચક્રનો ધ્રુવ કાટો આ નિયમન ચક્રનો ધ્રુકાટો ભગવાન અમારો દાદો છે ભગવાન અમારો દાદો છે સ્વક્ષેત્રે અભિનિવેશ स्वस्वीया स्वक्षेत्रे अभिनिवेशीया નિરદ્વંદતે મૂળ આવ્યો છે નિરદ્વંતે મૂળ આવ્યો છે કોટી સૂરજ जरर जबकी कोटि सूरज जरर जबकी ज्योतिरमय वे आँखों छे ज्योतिरमय वे आँखों छे आचेतवनारो ચલાવનારો આચે તવનારો ચલાવનારો ચાલક સૌનો વાલો છે ચાલક સૌનો વાલો છે નિર્વિકલ્પી નિરગણ નિરવિકલ્પિ નિરગ્રાંતિ જગ બ્રહ્માંડે નાતા તો છે બ્રહ્માંડે નાતા તો છે સ્વ આસ્તિક ન્યાય ફળાદેશી આસ્વસ્તિક ન્યાય ફળાદેશી વિતરાગ ભુવન મણી સાધો છે વિતરાગ ભુવન મણી સાધો છે આ નિયમન ચક્રનો ધ્રુવ કાટો આ નિયમન ચક્રનો ધ્રુવ કાટો ભગવાન અમારો દાદો છે ભગવાન અમારો દાદો છે વિતરા ભુવન ભુવનમણી સાધો છે વિતર રાગ ભુવન મણી સાધો છે જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ શું બિલ્ડિંગ થયું છે આ એ તો એક એક શબ્દના બિલ્ડિંગ કવિરાજ કૃપાનું ફળ અને એમનું નિમિત્ત બહુ સુંદર આ બધું ભેગું હેત્ર સ્વક્ષેત્ર સ્વક્ષેત્ર અધિનિવેશન ચોથી સ્વક્ષેત્રે અભિનિવેશી આ નિર્દ્વંદત્વે મૂળ આવ્યો છે એટલે કે દાદા ભગવાન એમ પટેલ સ્વરૂપીના દેહમાં હોવા છતાં આપણા બધાની સમક્ષ બધા વ્યવહારોમાં સત્સંગમાં બધા સત્સંગ ના હોય તે પણ બધા જ વ્યવહારોમાં કોઈ પણ પ્રકારે ચોવીસ કલાક અવિરત બધા જ વ્યવહારોમાં પોતે પોતાની સ્વપરિણતિએ જ રહેલા છે સ્વક્ષેત્રી એટલે કે એમને જ્ઞાતા દ્રષ્ટાપણે રહેવું ના પડે પરંતુ જ્ઞાતા સ્વભાવની ક્રિયા જ્ઞાન ક્રિયા અને દ્રષ્ટા સ્વભાવની દર્શન ક્રિયા એ જ્ઞાન ક્રિયા અને દર્શન ક્રિયા સમગ્ર રૂપે સાથે સાથે ચાલ્યા કરે વ્યવહાર બધો હોય ત્યારે વ્યવહારથી હોય અને ના હોય ત્યારે પોતે જ્ઞાન ક્રિયાથી જ અંદર રહ્યા કરતા હોય અને એમાં તેમનું વિજ્ઞાન તો આખું ખુલ્લું જ થઈ ગયેલું હોય એટલે જેમ જેમ બધા સંજોગો હોય તેમ એટલું બધું ખુલ્લું થઈ ગયેલું હોય કે આખા વિશ્વના બધી ગમે તેવી સમસ્યા હોય કોઈ પણ સમસ્યાને તરત જ ત્યાં આગળ એમને સોલ્યુશન ત્યાં મળી જાય વિજ્ઞાનની આગળ એવું સુંદર એટલે સ્વક્ષેત્રે અભિનિવેશી અભિનિવેશીનો અર્થ આ છે કે આપણી ચેતન ધારા અને પૂગલ ધારા બે ધારાઓ તો છે જ પરંતુ બે ધારાઓમાં સ્પષ્ટપણે નિતાંત બંને દાવ સ્પષ્ટપણે જુદી જ વયાત કરે સાથે સાથે ત્યારે આ પહેલી બીજી આજ્ઞા બધી સરખી થઈ જાય પણ પહેલી બીજી આજ્ઞા એકદમ સરખી થવી એવી આ એક ભાવમાં આપણે પુરુષાર્થે કરીને જેટલી પણ સમ્યક થાય એટલી થાય એ જોવું કે આપણું પુરુષાર્થનું પ્રમાણ છે આ ભાવમાં અને આજ્ઞા આ ભાવ પૂરતી જ છે અને પછી જે સંજોગો અંદર કારણ સર્જનના આપણને પ્રાપ્ત થશે ને કારણ સર્જનના કારણે આપણે જ્યાં પણ ભૂમિકા મળે એ ભૂમિકામાં એટલે અણુપણે ભૂમિકા મળેલી એવી અણુપણાવાળી ભૂમિકા એ આપણને સતત પછી એ પ્રમાણે આગળ એ વ્યવહાર દ્રષ્ટિ નિશ્ચય દ્રષ્ટિ એટલે બંને પૂતગલ ધારા અને ચેતન ધારા બંને સ્પષ્ટ નોખી રહે પ્રમાણેનું એમાં એ તરફ જ જાય હવે સમજાયું અભિનિવેશી બહુ મોટું પદ છે જ્ઞાનીનું પદ તો એનું વર્ણન જ નથી ને એનું વર્ણન બહુ મુશ્કેલ છે જ્ઞાનીનું વર્ણન શાસ્ત્રમાં ના થઈ શકે છતાં શાસ્ત્રો પ્રયત્ન કરે જરૂર જ્ઞાનીનું વર્ણન કરવાની એટલે કંઈક અવશે એનો ખ્યાલ આવે કંઈક કે જેથી કોઈ ભાવના કરે કે આવી રીતે જ્ઞાની પુરુષ થાય આપણે જ્ઞાન પ્રાપ્ત થવા માટેની વ્યવહાર વિધિ કહેલી છે ને આપણને એમાં કેવું સુંદર ગોઠવણી થઈ છે એમાં કે ભાવના તો શું ફાવવાની આટલી મુખ્ય બે કે આ જ ભાવના રાખવા જેવી છે બીજું કાંઈ જ નથી એટલે ખબર પડે બધાને તો પણ એ જીવન જીવવામાં એ ગમે તે પોતાની સાંપ્રદાયિક દ્રષ્ટિની માન્યતાવાળા કોઈ પણ પ્રકારમાં હોય એમાં અંદરથી ભાવનાથી તો રહી શકે ને એમાં કોઈ લેબલ નથી કોઈ લેબલવાળું કોઈ પણ જીવનનું જીવવાની રીત નથી એમાં એવી સુંદર ભાવનાઓ છે સમજ અને આખી પાછી વિધિ છે એની એવી રીતે ક્ષેત્રે અભિનિવેશી આ આ ઇન્ટુ ઇન્વર્ટેડ કોમામ લખ્યું છે એટલે જયારે એમ પટેલ હતા ત્યારે નિર્દ્વંદ્વ તે મૂળ આવ્યો છે એ નિર્દ્વંદ્વ એટલે બંને દ્વંદ્વથી મુક્ત દ્વંદ્વાતીત એવા એ તે પોતે આના છે અત્યારે આપણે સ્પષ્ટ જોઈ શકીએ અનુભવી શકીએ એવી રીતે હતા તે કોટી સુરત જળહર જબકી જ્યોતિર્મય બે આંખો છે અને એમાં અંતર તો કોટી સૂરજ નથી જ પણ જેની આગળ તમે મૂકી ના શકો એવું પોતાનું પરમાત્મા પ્રકાશ બહુ સુંદર હોય બહુ વ્યવહારમાં એ સૌમ્ય હોય અને નિશ્ચયથી એ પ્રતાપવાળો હોય પ્રતાપવાળો એટલે ખુમારીને જે બધું કહે છે એ પ્રતાપ એ પ્રતાપને કારણે છે આખું શું પ્રતાપને કારણે આંખોમાં આપણે ખુમારી જોઈએ ખરા પણ એને ખુમારી ના કહેવાય સૌમ્યતા કહેવાય આંખો હંમેશા સૌમ્યતાવાળી હોય નાની પુરુષની શું કારણ કે ત્યાં વિતરાગતા જ હોય બધી એ વધારે કોટી સૂર્ય જ્યોતિર્મય બે આંખો છે જ્યોતિર્મય બે આંખો છે એટલે જ્યાં જ્યાં જુએ જ્યાં જ્યાં વ્યવહારથી બધા સાક્ષી હોય વ્યવહારમાં જ્યાં જ્યાં જુએ એ વ્યવહાર એક જ સ્વભાવવાળો છે ગમે તેવી ભિન્નતાવાળા પ્રકારોના જીવનોમાં અને પ્રકૃતિઓમાં અને આપણે બધાઓમાં બધામાં આખા વિશ્વમાં એમને એક જ વ્યવહાર દેખાય અહીંયા ભારતમાં તો ભારત અમેરિકા જાય અમેરિકા આફ્રિકા જાય આફ્રિકા ગમે ત્યાં જાય ગમે તે મળે એક જ વ્યવહારવાળો બધાનું જીવન દેખાય શું કહ્યું કયો એક જ વ્યવહાર મારું જીવન દેખાય તો કે ગલન સ્વભાવના વ્યવહાર મારું એ જીવન દેખાય પરંતુ પોતે વિજ્ઞાની છે એટલે એક જ ગલન પ્રકારના ગલનનો તો પ્રકાર તો હોઈ શકે જ છે પરંતુ શું એનું એક જ જાત શું તો કે ગલન બીજું કાંઈ જ નહીં શું ગલન તો કે જેવું પૂરણ હતું તે પ્રકારેનું ગલન શું કહ્યું વિજ્ઞાની છે ને પૂરણ પૂરણ હવે પૂરણ દરેકે વિવિધતા અને ભિન્નતાને કારણે પોતાના હવાપણાના એમાં પૂરણ તો પોતપોતાના પ્રકારનું રહેવાનું જ છે દરેકને ખ્યાલ આવ્યો દરેકને રહે પણ ચોવીસ તીર્થંકર ભગવંત અને તીર્થંકર ભગવંત કરી દે અને ત્રેસઠ કલાકા પુરુષો એમને જે પૂરણ થયેલું હોય એ પ્રમાણે ગલન થાય એમને એ પ્રમાણે ગલન થાય ચોવીસ તીર્થંકર ભગવાન તો ચોવીસ કેમ બધા એક જ કેમ નહીં તો કે આપણે મંદિર નટુકાકા પૂછીએ તો કે દાદા બધા દેરાસરો બધા જે બધા એકના એક જ દેખાય છે અને તમે જુદા જુદા નામ કેમ કે છે આ એ ચિહ્ન ઉપરથી હોય કે છે ચિહ્ન ઉપરથી હોય શું કહ્યું એ ચિહ્ન એમનું પૂરણનો પ્રકાર બતાવે છે શું કહ્યું હા પણ પૂરણના પ્રકારમાં એ પ્રકાર એવો સુંદર હોય કે એમાં વિજ્ઞાન ધબનો હોય આખો અને એટલા માટે જ માતાને ચૌદ શબ્દો આવે ને એવું ના આવે બધા જન્મ સમય જાય જવાનું બધું જ આખું સમય જાય આખું ખ્યાલ એટલે આખો દેવલોક અને આ બધું બધું સમય જાય અંદર એટલું બધું છે બહુ વેલ્ડિંગ તો અદભુત છે સાહેબ હવે આપણે આ એચએમ પટેલે આપતા સૂત્ર પૂછ્યા છે કઈ જોઈએ આપણે નવો વિતરાગ વિતરાગાય દાદા ભગવાન નાસીમ જય જયકારો ઓમ રીમ દાદા ભગવાન શરણમ ગચ્છામી આપતા નંબર ત્રણ હજાર બસો ને બે મોક્ષ માર્ગ શરૂ થયો કોને કહેવાય જે મોક્ષ સ્વરૂપ થઈ ગયા છે એવા જ્ઞાની પુરુષની પાછળ ચાલવા માંડ્યું એટલે મોક્ષ માર્ગ શરૂ થયો એમની પાછળ ચાલવાનું નક્કી કર્યું કે વહેલો મોડો એમની પાછળ હવે જવું જ છે એટલે મોક્ષ માર્ગ શરૂ થઈ ગયો એની મુક્તિ અવશ્ય થવાની એટલે આમાં જ્ઞાની અને જ્ઞાની પુરુષ અને મોક્ષ માર્ગ એ વાત આપી છે માર્ગ શબ્દ મૂક્યો એટલું મોક્ષ નથી મૂક્યો ત્યાં સુધી શરીર છે હાલતું ચાલતું હરતું ફરતું ત્યાં સુધી મોક્ષ માર્ગ સ્વરૂપે જ મુકાય હંમેશા સમજ્યું અને મોક્ષ માર્ગ સ્વરૂપે મૂક્યું સાથી તો કે જ્ઞાની પુરુષ આ સ્પેશિયલ મૂક્યું એટલે જ્ઞાની પુરુષ આમ તો વ્યવહારથી અને નિશ્ચયથી બંને પ્રકારે એ ઉત્તમ જીવંત સજીવન મોક્ષના માર્ગ સ્વરૂપ એવા છે એટલા માટે એવા જ્ઞાની પુરુષને ફોલો કરીએ એમના વચને વચનને એમના કહેવા પ્રમાણે જે હોય તે જેને જે પ્રકારે મળ્યું હોય તે આજ્ઞા તો બધાને સમગ્ર ભાવે મળે છે તો એ પ્રમાણે જેમ ચાલ્યા જઈએ એ પ્રમાણે આપણો મોક્ષ માર્ગે કહેવાય શું કહ્યું અને મોક્ષ માર્ગ એટલે આપણે રસ્તો ના જોયો હોય રસ્તે આપણને મળ્યો કોઈ બતાવે ને આપણે રસ્તે લાગ્યા તો હવે આપણે કર્યું કે હવે આપણે રસ્તા પર બરોબર આવી ગયા એટલે કે માર્ગી થયા માર્ગ નતો જાણતા પણ હવે માર્ગ જડ્યો એટલે માર્ગી થયા એટલે માર્ગે લાગી ગયા એટલે મોક્ષ માર્ગી કહેવાય પછી સમજાયું એટલે મોક્ષ માર્ગ બહુ અદભુત છે જ્ઞાની પુરુષ અને તેમાં મુક્તિ શબ્દ આવ્યો એ બહુ જરૂર મજાનો છે આ એક એક શબ્દ પાછળ વિજ્ઞાન રહેલું છે બધું આપણે સાહિત્યિક ભાષાએ લો તો બહુ જુદું થઈ જાય અમે ફરી સાહેબ આપ સમજ્યા ને અને આજ કોઈ પણ આજે આજનો બુદ્ધિશાળી વર્ગ બધું સમજી શકે પાછો જો એને યથાર્થ વિજ્ઞાનની સમજણ આપવામાં આવે તો આપ ખ્યાલ આવે ને એટલે એ રીતે મોક્ષ માર્ગ પછી આપતાસૂત્ર નંબર બે હજાર સાતસો ને તેર આત્મા મહાવ્રતવાળો જ છે પણ એ બહાર મહાવ્રત વર્તવા જોઈએ તો આત્મા પૂરો થયો કહેવાય સંસારી ભાવ જ ઉત્પન્ન ના થાય એનું નામ મહાવ્રત એ બહુ ઊંચું છે <laughs> મહાવ્રત મા તો શબ્દ બહુ સુંદર છે મા એટલે કહ્યું મહાત્મા કયા આત્મા મહા મહાત્મા બહુ સુંદર શબ્દ છે એટલે બહાર મહાવ્રત વર્તવા જોઈએ એટલે આજ્ઞા ધર્મ વર્તવો જોઈએ શું કહ્યું તો શું આવું કહીએ એટલે આજ્ઞાધર્મ એમાં મહાવ્રત આવી ગયા શું કહો છો પાંચે પાંચ આવી ગયા શું કહ્યું પાંચે પાંચ આવી ગયા ખરી રીતે તો પહેલી બે આજ્ઞામાં જ આવી જાય છે પણ ત્રીજી ચોથી આજ્ઞામાં પુરુષાર્થ રહ્યો છે અને પરાક્રમ થાય તે રીતે પ્રમાણે પોતાના દરેકની શક્તિ પ્રમાણે બંને છે એમાં ત્રીજી ચોથી આજ્ઞામાં અને પાંચમી આજ્ઞામાં કાળજી રાખવાનું એ આપણું શુદ્ધાત્મા પદ પ્રાપ્ત થયું છે એના માટેની વાત છે બહુ સમજવા જેવી વાત છે બધો વ્યવહાર વ્યવહાર તો દરેકનો હોય એમ વ્યવહારને ક્યાં ગાવાનો છે બધું આપણે ક્યાં વ્યવહાર આમ કે તેમ એમાંથી સમજવાનું છે બધું આપણે શું કરવાનું છે સમજવાનું એટલે સમજવાના માર્ગને જ મોક્ષ માર્ગ કયો અને મુક્તિનો માર્ગ કયો એટલે આ મહાવ્રત શબ્દ બહુ અદભુત આ તો ક્રાંતિ કરી નાખે આખા જૈન સમાજમાં જૈન સમાજમાં ક્રાંતિ કરી નાખે વ્રતમાં જોઈએ કેવી રીતે સમજાય છે આમ અત્યારે આજની ભાષામાં તો ક્રિયાકાળનો આજે આખો સમય છે આજકાળનો બધા જ ધર્મોમાં એટલે આખા જૈન સમાજમાં ત્યાગથી અને સંસારીઓથી જૈન બધાથી બંને પ્રકારે જો આપણે જોવા જઈએ તો મહાવ્રત શરીરના આચારથી સમજાયા છે સામાન્યપણે આત્મા શબ્દો તો જરૂર છે અને આત્મા ભાવે ને શાસ્ત્રોનું વાંચન આ બીજું બધું એટલું સુંદર હોય છે એમાં જરાય ના નહીં પરંતુ એ આખું ક્રિયા અને ક્રિયાકાંડ તરીકે ક્રિયાના સ્વરૂપમાં જાય છે ક્રિયાના સ્વરૂપમાં જાય છે એટલે અહીંયા દાદા ભગવાનનું અદભુત આપતા સૂત્ર જે સમજનું છે બહુ સુંદર હમ એ આપતો સૂત્ર ખાસ અત્યારે આજના વિજ્ઞાન યુગમાં ભૌતિક વિજ્ઞાનમાં પણ બધાને ઘણું જ કામ લાગે અને જૈન સમાજમાં પણ જરૂર સમજે ના સમજવું બને નહીં જૈન સમાજમાં એવા સમ્યક સમજવાના છે બધા બુદ્ધિથી પણ છે કે જેમને બુદ્ધિએ કરીને પોતાને માન્ય હોય અને સામાન્યપણે જન સમાજને પણ માન્ય થાય એવી રીતે પોતાને એ સમજમાં ફીટ થાય ને બુદ્ધિએ કરીને તો પણ બધાને કામમાં લાગી શકે છે ચલો એટલે આજે કહ્યું ને કે અક્રમ માર્ગ પછી આખો આ વ્યવહારથી અને વ્યવહારના વિજ્ઞાન સ્વરૂપે એટલે વ્યવહારના વિજ્ઞાનના પાસા એટલે અંદરની જીવન inside living inside living how to be happy કેવી રીતે સુખી થવું એ પ્રમાણે બધા પાસા બધાને સમજ આવતા જાય એ પ્રમાણેનું વિજ્ઞાન વ્યવહાર વિજ્ઞાન હવે વ્યવહાર વિજ્ઞાન ભગવાન અને ભગવાનના માટે શ્રદ્ધા માર્ગ વગર તો હોઈ શકે જ નહીં એટલે બધાને એ તો છે જ ને અંદર જેની જે શ્રદ્ધા હોય એ પ્રમાણે રહે પછી વ્યવહાર વિજ્ઞાન તો વ્યવહારમાં તો સુખી થાય કે ના થાય ખરું કે નહીં અને મુખ્ય વાત આ છે જ્યાં જોઈએ તો જ જોઈએ છે એ જ જોઈએ છે બીજું તો વ્યવહાર એટલે જ દાદાએ કહ્યું કે વ્યવહાર મુખ્ય છે વ્યવહાર મુખ્ય છે પરંતુ આજની બુદ્ધિ અને બુદ્ધિના પ્રકારો એ કરીને વ્યવહારને કોઈ જગ્યાએ ગૌણ કર્યા પછી આપણા દર્શનોમાં એ જોઈએ છે આપણે કે દર્શનોમાં નિશ્ચય ભાગ એનો વધારે મજબૂત કરતા જાય છે એટલે વ્યવહારને નિશ્ચય સ્વરૂપ કરીને પછી પાછું કરે છે આપ સમજ્યા આપણા દર્શનો આવા થયા છે બધા દર્શનોનું બહુ સન્માન છે એમાં ના નહીં પરંતુ એમાં પાછળ શું ક્રિયાકર્મ થાય છે જોવા જેવું છે શું વિચારકો નથી એવું નથી આપણે ત્યાં થોડા ઘણા બહુ થોડો વર્ગ હોય પરંતુ એમની મારફતે વ્યવહારમાં સમાજમાં જો બહુ સારી સમજ શીખી જાય ને તો બહુ કામ થાય ઘણું કામ થાય પરંતુ હે બુદ્ધિ અનુભવને કઈ રીતે આવી શકે પણ ના એક એક વસ્તુ બને કે બુદ્ધિનું લેવલ બુદ્ધિના પ્રકાર હોય ને આ કળિયુગમાં એ સમ્યક પ્રકાર હોવા બહુ મુશ્કેલ છે બહુ મુશ્કેલ છે એટલે સમ્યક પ્રકારનું બુદ્ધિ આખું વ્યવહારમાં વ્યવહારમાં પ્રવર્તતી આજની વિપરીત બુદ્ધિના વિપર્યસ પરિણામોમાં પણ એને સૌરી સમજણ આપી શકે છે એ બૌદ્ધિક સમજણ છે અનુભવ પ્રમાણ તો ના થાય પણ બૌદ્ધિક સમજણ કામ તો લાગે જ દરેકને વ્યવહારમાં લાગે આ બધું લખાણ આવે છે બધું એનું એ જ છે ને આપણે શું જોઈએ છે તમે બીજું હોઈ શકે જ નહીં તમે ગમે તેવું કરશો તો પણ સારામાં સારા ઊંચા ઊંચી તમે ચર્ચાઓ કરશો અને શિબિરો કોઈ પણ કરો વર્તન એ જ આવે પરંતુ જ્યાં સુધી આપતા પુત્રો જાય વડીલો જાય મહાત્માઓ જાય શું એટલે આપણી બધી હાજરી હોય જેમની પાસે દ્રષ્ટિ છે ત્યાં આગળ થોડો ફેર પડી જાય છે અને એક્સેપ્ટ કરે છે કે નથી કરતા તમારો શું અનુભવ છે બુટ્ટજી કોને પરીક્ષા આપનો અનુભવ છે આ બુદ્ધિ વર્ગ બુદ્ધિશાળી વર્ગ આગળના બધા અનુભવો આ એક જ વર્ષમાં થયા છે આપણે એ જ વાત છે દાદા અનુભવથી જ થઈ શકે પેલા ડોક્ટરો આવ્યા હતા શું કે એ જ એ જ વાત કહેતા ડોક્ટરો કહેતા હતા કે શું હા એ એમનું એમ જ કહેવું હતું કે મોટેથી કહેજો અમારે અનુભવ જોઈએ છીએ આ બાબતનો કોણ કોણ કહેતું હતું આ ફિઝિયોથેરાપિસ્ટ અને બીએડ વાળા પણ બધા છે બીએડ કોલેજ વાળા પણ અને ફિઝિયોથેરાપિસ્ટ બધા ડોક્ટરો કેટલા આવ્યા હતા ડોક્ટરો ડોક્ટરો ચાલીસ હતા અને પેલા બીએડના એકસો ને સાહીઠ જેટલા બીએડ વાળા બીએડ વાળા બીએડ વાળા એકસો સાહીઠ હતા કોલેજ આખી અને અમે બધા શિક્ષકો પ્રોફેસરો બધા જ આવ્યા હતા એમણે એટલું કહ્યું કે અમે જે બિલકુલ કોઈ જાતની કોરી પાટીવાળા હતા એ લોકોએ ખાસ એમ કહ્યું કે અમે આવ્યા ત્યારે પહેલી તારીખ પહેલી જાન્યુઆરી હતી અને પહેલી જાન્યુઆરીએ માણસ ઉત્સવ કરે અને બહાર એમાં આ આવો પ્રોગ્રામ ક્યાંથી ગોઠવ્યો એમ કરીને એમને ગમ્યું નહીં પહેલી સેશન ગઈ પછી એમ થયું કે ના ના આ તો બહુ કામનું છે બીજી સેશન ગયા પછી એમ થયું કે અહીં જ આવવા જેવું છે અને ત્રીજી સેશન પછી એમ કહ્યું કે જીવનની અંદર અમે એવું કંઈક લઈને જઈએ છીએ કે અમારા પછી જે બાળકોને અમે શીખવીશું એમને જીવનનો રસ્તો કેવો છે એનું અમને એક ભાથું અમગળ મળ્યું છે અને એ માટે અમે આ ખૂબ ઉપકાર માનીએ છીએ આપણું આપ તો પુત્ર એટલું સરસ રીતે સમજાવેલું હતું આખું આપણું વિજ્ઞાન અને ત્રણ સેશનની અંદર છ કલાક આપણે લીધા હતા બધું વડીલોએ સમજાવ્યું હતું ને વાહ વડીલ વડીલોએ બિલકુલ બિલકુલ બિલકુલ બીજું કોઈ હતું ના ના ના આજ આજ આપણા પૂજ્ય આપતા કહો ત્યારે એમનું સ્પેશિયલ છે આપતા જ સમજાયું હા આપતા આખું આખું વ્યસન એમને કરી બધું શિબિર અને બહુ સરસ થઈ ના એમાં સૌથી પહેલા પોઝિટિવ દ્રષ્ટિ એટલે નવી જ દ્રષ્ટિ નવી જ દુનિયા નવલા ઘડતર જ્ઞાન એવું આખું મૂળ શીર્ષક હતું અને આ કઈ નવી દૃષ્ટિ છે નવું ઘડતર કેવી રીતે થવાનું છે એના ત્રણ સેશનમાં પોઝિટિવ દ્રષ્ટિ પહેલા સેશનમાં હતું બીજા સેશનની અંદર માનવ ધર્મ અને ત્રીજું સત્સાધન એટલે કે કઈ રીતે જીવનને સાર્થક કરી શકાય એટલે આખું એ વિજ્ઞાન છ કલાકની અંદર પૂરેપૂરું અપાય એ જાતની આખી આયોજન થયું હતું અને મને કહેતા ખૂબ આનંદ થાય છે કે બહુ જ સરસ રીતે એ લોકો પામ્યા અને એમને કાયમ માટે આપણી સાથે જોડાણ કરવાની વૃત્તિ એમની ઈચ્છા બર્તાવી છે કે જ્યારે જ્યારે આવા આવા કાર્યક્રમ થાવ ત્યારે તમે અમને યાદ કરજો અમે ચોક્કસ આવીશું કારણ કે અમારે આ જોઈએ છીએ અમારી ગરજે આવીએ છીએ એમ એ કહે છે અશોકભાઈ સાહેબ બહુ અમે અમારી ગરજે આવ્યા છીએ અહીંયા આગળ એમ આજે અમને લાગે છે અને અમારે આ જરૂરિયાત છે તો આ સૌને આ જે છે આપણું વિજ્ઞાન એ તો અનુભવ વિજ્ઞાન છે અને આપણે બધાએ પ્રયોગિત છીએ દાદાની કૃપાથી આપણને આ મળેલું છે તો એ વસ્તુ આત્મસાત કરીએ અને જગત કલ્યાણ આપણું તો જગત છે જ આ મન વચન કાયાનું પણ એના નિમિત્તે બહારના જગતનું પણ આપણે કલ્યાણ કરી શકીએ એ દાદાની કૃપાથી આપણે અને એમાં જ અનુસંધાનમાં ત્રીજું આપતા સૂત્ર છે એક હજાર અઠ્યાવીસમું ભગવાન વિજ્ઞાન સ્વરૂપે છે જ્ઞાન સ્વરૂપે નથી હવે આ ભગવાન અને ભગવાનનું સ્વરૂપ કેટલું સુંદર સમજાયું છે ભગવાન વિજ્ઞાન સ્વરૂપે છે જ્ઞાન સ્વરૂપે નથી આખા જગતમાં અને દેશમાં બધે જોઈએ તો આપણે જ્ઞાન સ્વરૂપે ભગવાનને ગવાયા છે જ્ઞાન સ્વરૂપે ગવાયા છે એટલે એમાં આપણે જેવી રીતે ભગવાનને લેવા એવી રીતે લઈ શકાય પણ વિજ્ઞાન સ્વરૂપે જેવી રીતે લેવા હોય તો ના લેવાય નહીં શું લાગે છે પ્રસન્નભાઈ ના ના જેમ જેવા ગમે તેમ તો ના લેવાય ને જેમ છે તેમ જ લેવાય ને પતી ગયું વિજ્ઞાન જયારે જ્ઞાન સ્વરૂપ હોય તો પોતાને ફાવતા રીતે લેવાય પોતાને ભાવે રીતે લેવી છે બધા કેમ આવું આળકો છે ભગવાન જ્ઞાન સ્વરૂપ સૂત્રધાર એટલે એટલે શું કહેવા માંગે છે કે ભગવાનને માનનારાઓ એ વ્યવહારથી છે અને વિજ્ઞાનથી છે એ વ્યવહારના એટલે એને ભગવાનને સમજવા માટે એ દયાળાનું વિજ્ઞાન સમજવું પડશે શું કહેવા માંગે છે તમને શું લાગે છે ખરું ને આ ત્રીજું હવે સુરેશભાઈનું છે તે જરાક લઈ લઈએ એમને માર્ચ ઓગણીસો નવ્વાણું અખંડ વિજ્ઞાનના અંકમાંથી આપ્યું છે સત્સંગ સિંધુ કરીને એમાં રિયલ ને રિલેટીવનું બહુ સુંદર વિભાજન સ્વરૂપે આપ્યું છે અને વ્યવસ્થિતની આજ્ઞા છે તે ભવિષ્યકાળને જ લાગુ પડે છે કેવી રીતે તે બહુ સુંદર આમાં સમજ છે આમાં અને વ્યવહાર શું છે તે આખો બહુ સુંદર આમાં એટલે જીવાતા જીવનમાં વ્યવહાર અને એમાં આ વ્યવસ્થિતની આજ્ઞા બેનું સંયોજન બહુ સારું સમજાવ્યું છે રિયલ રિલેટિવનું પણ આ તો દ્રષ્ટિ વગર તો કોઈને સમજાય નહીં પણ બુદ્ધિથી પણ સમજાય એવું છે એટલે એ તો આખું એ છે એ તો કોઈ બધા અક્રમ વિજ્ઞાનમાં જોઈ લેજો પણ ટૂંકમાં કહું કે વર્તમાનની કરેલી વસ્તુ ભૂતકાળ સુધી થાય એ બધું ફરજિયાત છે એટલે વર્તમાનની કરેલી વસ્તુ હોય ભૂતકાળ સુધી થાય એટલે વર્તમાન ભૂતકાળ થઈ જવાનો ને હે શું પણ આ તો સુરજ બી લે આવ્યા અને એની આગળ બીજું એને અંડરલાઈન કર્યું છે આ બધું ફરજિયાત છે જેનો ભૂતકાળ થઈ જાય જેનો ભૂતકાળ જોવામાં આવે એ બધું જ ફરજિયાત છે એટલે આને વ્યવહાર આખો વિજ્ઞાન સ્વરૂપનો વ્યવહાર કયો શું દવા છાંટી ગયા પછી આપણે જોઈ શકીએ છીએ માટે એ ફરજિયાત છે વર્તમાનની કરેલી વસ્તુ ભૂતકાળ સુધી થાય એ બધું ફરજિયાત છે પણ ભવિષ્યકાનું ફરજિયાત નથી આ વાત છે ભવિષ્યકાળનું ફરજિયાત નથી હકીકત પ્રમાણ શું છે એ સમજાયું નથી એટલે ભગવાન હકીકત પ્રમાણે સમજાતા નથી એ પ્રમાણથી ભગવાનનું સ્વરૂપ એઝ ઇટ ઇઝ એટલે એનાથી વ્યવહાર આખો બધો ગુસાઈ અને આમ તેમ રહ્યા કરે વ્યવહારમાં આપણે રોલિંગ રોલિંગ સ્ટોન જેવું રહ્યા કરે આપણું એટલે માણસ ગેધર ગયા કરે કે ના કરે રોલિંગ સ્ટોન ચાલે જ કરે તો એટલે આ બહુ સારું વિભાજન કરેલું છે અને એમાં ફરજિયાત આવ્યું પાછું ફરજિયાત છે એટલે આપણે ફરજિયાત મરજિયાત પર વાત કરી હતી ને એ ખાસ સમજવા જેવું છે ચાલો તાર જય સચ્ચિદાન દસ ને દસ થઈ આજે આજનો સમય ઘડિયાળ આપણું માણસ આપણું બનાવેલું કે છે કે મંત્ર બોલાવાનું કરો ચલો આજે કઈ જાહેર કરવાનું છે આ જાહેર કરી દો એક મિનિટ હરીશભાઈ કઈ જાહેરાત કરે છે બોલો હવે પછીની વિધિ રેગ્યુલર આપણી આ શનિવારે પરમ દિવસે સોનલબેન બિપિનભાઈ પટેલના નિવાસસ્થાને સવારના સાડા છ વાગે A three Vrindavan township Vrindavan bungalow sorry A three Vrindavan bungalow Mathura નગરી પાસે એમ્સ ઓક્સિજનવાળી ગલી પાદર રોડ સવારના સાડા છ વાગે વિધિ રહેશે આજનો સાંજની સ્વરૂપ કીર્તન ભક્તિ અને સત્સંગ સાંજના સાડા પાંચથી સાડા સાત બાબુકાકાના હોલમાં રહેશે રવિવારનો રેગ્યુલર સત્સંગ એ પણ સાડા પાંચથી બાબુકાકાના હોલમાં રહેશે આજની શ્રદ્ધાજી મહાત્મા કમલેશભાઈ પટેલ વીઆઈપી રોડ અને રંજનબેન એમ પટેલ તરફથી રાખવામાં આવી છે રંજનબેન હોય તો આગળ આવી જાઓ દાદાના આશીર્વાદ એવા એમનો જ્ઞાન દિવસ છે આજે એમના લીધી તેમને તેર અને ચૌદ અક્રમ વિજ્ઞાનમાં આવ્યા મુજબ શનિ અને રવિ કિલંગુરી ખાતે શિબિરનું આયોજન છે જેની શરૂઆત સવારના નવ વાગે તેરમી તારીખે થશે અને પૂર્ણાહુતિ ચૌદમી તારીખે સાંજના સાત વાગે અને બધા જ માટે છે દરેક મહાત્માઓ મેક્સિમમ આનો લાભ લે એવી ભાવના અને પ્રાર્થના છે દાદાજીની પણ હાજરી હશે અને સર્વ આપતા પુત્રો નિદ્રામાં આ શિબિરનું આયોજન રાખ્યું છે દરેકે દરેક મહાત્માઓ ખાસ એનો લાભ લેવાનો નમો વિક્રાગાય નમો વિક્રાગાય નમો વરિહંતાણમ નમો વરિહંતાણમ